कुछ देर देर के बाद मुझे त्रिनेत्र फट जाता था तो गर्मी महसूस होती थी तो उसके बाद जो कुछ होने वाला होता था तो मुझे पता लगता था लेकिन कुछ टाइम के बाद ये चीजें गायब हुई ये क्या बात है એ રાતે બાર વાગે ઉઠતા હતા અને પરવારીને સમાધિ લગાવતા હતા અને એ સમાધિની અંદર આ ત્રીજું નેત્ર છે એ ખુલી જતું હતું અને એકદમ ગરમી ઉત્પન્ન થઈ જતી હતી એવું એવો એમને અનુભવ થતો હતો અને બીજો અનુભવ એવો થતો હતો કે એ પોતે જમીન થી અધર ઉપર ઉઠી રહ્યા છે એવું થઈ રહ્યું હતું અને આગળ શું થવાનું છે એ પણ એમને દેખાતું હતું અત્યારે એ બંધ થઈ ગયું છે બંધ થઈ છે અત્યારે બંધ થઈ ગયું છે એનું શું કારણ મોંઘવારી થઈ જતી हिंदी में बोल हिंदी में वो सब महंगा हो गया ना इसलिए वो भी महंगा हो गया सब महंगा हो गया समझा क्या समझ में आया समझ में आया आपको એ પાછું ક્યારે આવશે હવે શું કરવાનું છે? ફાયદો શું થયો હતો उससे क्या लाभ हुआ था क्या फायदा हुआ था फायदा ये हुआ था मैं मस्त रहता था એમને ફાયદો એ થયો કે પોતે મસ્ત રહેતા હતા आखा दिन हाँ पूरा આખા દિન अखा दिन क्या हुआ पूरा पूरा दिन सुबह से शाम तक पूरा आखा दिन या उधर आप जिस वक्त दूसरा समाधि में कभी बैठे थे उसी टाइम उस टाइम उसी टाइम उस टाइम आखा दिन बारह नहीं नहीं उस टाइम बारह बजे से लेकर सवेरे तक मतलब ऐसे એ તો રાતે બાર થી કે સવાર સુધી જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી પછી નહીં अब नहीं बैठा जाता અને હવે એમનાથી બેસાતું પણ નથી તમારે શું કરવાનું બે તો રાગે રે તો એને શું કરવાનું તો કેવી સમાધિ કરવું કે છે પચાસ લેવી प्रसाद कभी खाली कभी खाया नहीं ना आपने दिया ही नहीं अब अगर आप देते जरूर मैं लेता તમે મને આપ્યો નહીં કે છે તમે આપ્યો હોત તો હું લેત કે છે तुमको कैसा देगा तो कितना कितना पेमेंट किया है पैसे की कीमत बहुत रख दी इधर। बहुत पेमेंट किया है उन्होंने वो कौन सा पेमेंट पूछो ये पेमेंट क्या चीज है આ પેમેન્ટ શું વસ્તુ છે આ પેમેન્ટ શું વસ્તુ છે वो प्रेम है प्रेम प्रेम हम्म? प्रेम से बढ़कर क्या चीज है संसार में પ્રેમ થી વિશેષ આ સંસારમાં શું વસ્તુ છે आत्म प्रेम ये कहो कौन सा प्रेम आओ आओ આ- प्रेम प्रेम से ज्यादा कोई चीज नहीं है कौन सा प्रेम आत्म प्रेम है आओ आओ આ કેવો પ્રેમ છે આત્મ પ્રેમ છે हाँ। परमात्मा प्रेम नहीं तो ऐसी प्रसादी कोई खाए नहीं ना ऐसी प्रसादी कोई लेता है कोई कोई जगह पे ना होवे लेकिन जब गुरु होता है गुरु और शिष्य का भाव बहुत ऊंचा होता है गुरु जो मर्जी करे शिष्य को उसको स्वीकार करना पड़ता है उसके सामने ये कोई चीज ही नहीं है कंप्लेन ગુરુ અને શિષ્ય એ બંનેની બહુ ઊંચી વસ્તુ છે ગુરુ જે કઈ પણ કરે એ શિષ્યને સ્વીકાર હોય છે એમાં કોઈ પણ પ્રકારની કમ્પ્લેન ના હોય કે એનાથી ઊંચી વસ્તુ શું હોય કે ये तो गुरु शिष्य है ही नहीं जब आदमी एक आदमी के हाथ में अपने आप को समर्पण करता है देता है तो उधर आत्मा भी उसको अपने विलीन करता है तो वहाँ क्या चीज रह गया हम्म। कौन सी दुनिया में ऐसी चीज नहीं मिलेगी प्रेम कभी नहीं होती प्रेम होता है एक होता है प्रेम आत्म प्रेम जो रास्ता दिखाता है सबसे बड़ा प्रेम वही है स्वामी जी હમ? એક પ્રેમ એવો છે કે આત્મ પ્રેમ છે અને તે જ રસ્તો બતાવે છે ખરી વાત છે ને એમનો પહેલો બીજો પ્રશ્ન એ છે કે એક માણસ જયારે બીજી વ્યક્તિને પૂરેપૂરો સમર્પણ થઈ જાય છે પછી શું રહે છે आत्मज्ञान कैसे हासिल करें અને આત્મજ્ઞાન કેવી રીતે મેળવવું પ્રાપ્ત કરવું ये ज्ञानी के पास मिलता है नानी के ज्ञानी के पास आत्मज्ञान मुक्त ज्ञानी। पुरुष मुक्त पुरुष है मुक्त हाँ हाँ इसके पास आत्मज्ञान होता है दूसरी कोई जगह पर आत्मज्ञान होता ही नहीं कभी कोई जगह नहीं होता है वो जो बोल, बोलता है वो गलत बात है तो हासिल कैसे करें કેવી રીતે પ્રાપ્ત કરવું वह ऐसा कर करता है दूसरा क्या कर ऐसा कर दिया हो गया तो ठीक है ऐसा हो गया तो ठीक है એવી રીતે થઈ જતું હોય તો સારું છે को कितना आदमी तीस हजार आदमी को हुआ है तो तुम्हारा अकेला का नहीं हो जाएगा मैं समझ गया हिंदी बोले ठीक है अच्छा। इनको को आदमी हम मुक्ति नहीं चाहता है हम बार बार जन्म में आना चाहता है आदमी बार बार जन्म में आना चाहता है लेकिन अच्छी जगह और भगवान की तपस्या करने के लिए मुक्ति नहीं चाहता है ये कैसे हो सकता है માણસ જે છે એ મુક્તિ ચાહતો નથી વારંવાર અહીંયા જન્મ લેવાનું ઈચ્છે છે અને ભગવાનના ચરણોમાં તપસ્યા કરવાનું ઈચ્છે છે कि मुक्ति चाहिए कि मुक्ति अच्छी है कि वो अच्छी ભગવાન ને પણ મોક્ષે જવું છે ને ભગવાન કે બેસી રહેવા માંગે છે. ભગવાન ને મોક્ષે જવું છે ભગત ને ના જવું હોય પણ ભગવાન ને મોક્ષે જવું. ભગવાન પછી ક્યાં ભેગા થવાના એટલે મુક્તિ સારી કે એ સારું એવું પૂછે भगवान के साथ मिल मिलेगा नहीं भगवान तो चले जाएगा मोक्ष में चले जाएगा और आप आप ऐसे रह जाएगा तो फिर बार बार जन्म आना चाहिए તો વારંવાર જન્મ થવો જોઈએ એવું ये अच्छी नहीं बोलिए अच्छा वो भगवान मोक्ष में चले जाए अपने क्या करे धर्म करके फिर दाढ़ी कर करके स्पीकर करना पड़ता है शेविंग करना पड़ता है लिख करके मेरे मोक्ष ही सबसे बड़ी चीज है એટલે મોક્ષ જ સૌથી ઊંચી વસ્તુ છે वही- वही अच्छी चीज है वो आदमी भगवान भी मोक्ष में चले जाता है आपको वो आदमी को कैसे मिलता है મોક્ષ મોક્ષ માણસ ને કેવી રીતે મળે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો यानी कि कुछ उसको करने की जरूरत नहीं है उपासना करने की कोई जरूरत नहीं है એટલે કે એને કઈ કરવાની જરૂર નથી ઉપાસના કરવાની જરૂર નથી મહેનત उपासना से भूत भूत मिल जाएगा और भूत हर हर रोज अपने साथ हैरान करेगा उपासना क्या करने की? कैसी उपासना किसकी उपासना करने की? जो मरता नहीं है इसकी उपासना करने की है कभी मरता नहीं इसकी उपासना करनी चाहिए मर, मरने वाला की उपासना करके क्या फायदा सब लोग मरने वाले की उपासना करता है वो हाथ पेड़ हो जाता है इसका उपासना किया अपने को भी हाथ पेड़ हो जाता है मरने वाला नहीं उसकी उपासना करो कभी मरने वाला नहीं कौन सी चीज है એ કઈ વસ્તુ છે એ કઈ વસ્તુ છે इसमें पूछो सबको कि कोई आप कोई नहीं मरने वाला कोई देखा है ये सब मरने पर नाशवान है આ બધા જ નાશવંત છે नहीं, नहीं। ये आत्म अमर है आत्म है नहीं એવું છે નહીં आप पूछो उसको कि मर कभी मर जाएगा खाना भी खाता नहीं कभी खाना नहीं खाता खाना खाता नहीं कभी खाना तो देह खाता है आत्मा तो नहीं खाता है ખાવાનું તો એ ખાય છે આત્મા નથી ખાતો वही आत्मा हो गया है कैसे आदमी दूर कर સંસારી ઈચ્છાઓને માણસ કેવી રીતે દૂર કરી શકે ભોગવવાથી भोगवा you have to enjoy. नवी नवी इच्छा नहीं करने का New, new things are not created. <laughs> Desire नहीं करने का है जो नॉट डिजायर है इसको भोग लेने का इच्छा इसी तरह इच्छा होगा कंप्लीट नाश हो जाएगा अब इनको कहें आप हमें कैसे आप, आप हमें आत्मज्ञान दे सकते हैं આપ મને કેવી રીતે આત્મજ્ઞાન આપી શકશો नहीं तो ये ટોટલી સરેન્ડર solution जब कुछ પહેલા પૂછેલા કે માર આપણે અંદર વાત ના કરીએ ડાયરેક્ટ લાભ પછી આપણે કરીએ મને જ્ઞાન આપો કે છે ગુજરાતી જાણતા ને આનો કઈ વેપાર નથી હોતો કે છે સબ બિઝનેસ પૈસા નહીં લેતા માન માંગતા હે સાફ સાફ સાફ इनको कहो हमें कोई चीज नहीं चाहिए न हम व्यापारी हैं न हम व्यापार करने आए हैं हमको चाहिए ज्ञान की माला बस हम व्यापार नहीं करना चाहते न हम व्यापारी जाएंगे व्यापारियों के पास મારે કોઈ વસ્તુ જોઈતી નથી નથી હું વેપારી કે નથી હું વેપાર કરવા માટે આવ્યો મારે તો જ્ઞાન જોઈએ છે જ્ઞાન ની માળા આપો બસ फायदो शू थशे जाणा छे आपको क्या फायदा होगा इससे हाँ फायदा फायदा है कि आदमी को अपने आप को समझने लगता है क्या हूँ मैं मुझे क्या करना है और हम और रास्ता मिल जाएगा आदमी को लाइफ की फिनिशिंग का मोक्ष का हाँ ऐसा को तो फायदो थशे માણસ એ પોતે પોતાની જાતને સમજી શકશે અને પછી એને આ રસ્તો મળી જશે અને પછી મોક્ષ પ્રાપ્ત થશે દાદા मिल गया दादा मिल गया मिल गया अभी इधर ही मोक्ष मिलेगा इधर ही मोक्ष मिल गया ऐसा होना चाहिए। ये तो बोलता है उपासना करो ये उपास की तो मर जाने वाले की उपासना करके अपने मर जाने का फिर वो अच्छा। मर- मरने वाला नहीं इसकी उपासना करो મંડાની ઉપાસના કરે એ મરી જાય हाँ મંડાની ઉપાસના કરે એ મરી જાય हाँ જે નથી મરવાનો એની ઉપાસના કરવાની છે જે નથી મરવાનો એની ઉપાસના કરવાની મને જ્ઞાન આપો કે છે આપી દો સમજતા દ્રષ્ટિ હર વખત પડતી બહાર પડતી હૈ गुरु की दृष्टि हर हर वक्त पड़ती है अगर गुरु की मर्जी हो दृष्टि डालने की उस पर कृपा करने की उसके लिए कोई टाइम का बंधन नहीं है क्योंकि गुरु के लिए कोई टाइम का बंधन नहीं है दृष्टि डालने के लिए कोई टाइम का बंधन नहीं है तो प्रयोग तो करना ही चाहिए वो चीज जो मिलने की है तुमको वो करोड़ अवसर में नहीं मिलती कभी मिलने वाली है नहीं किसी को भी ये नई चीज है માટે અમદાવાદ આ કે લે જાઓ સમય નું કઈ ઠેકાણું નથી હું અમદાવાદ પહોંચું કે ના પહોંચું એનું કઈ ઠેકાણું કે છે ગુરુ તો કે છે એક વાર દ્રષ્ટિ ફેંકે તો કૃપા આપી શકે છે એના માટે કઈ ટાઈમ ની કે એવું કઈ જરૂર નથી पहाड़ પૂરા बन ગુરુ सक- એ નથી ગયા. पहाड़ बन सकता है દ્રષ્ટિ पानी ગુરુ ની દ્રષ્ટિ પડે તો પહાડ પણ પાણી થઈ જાય હા એટલે બસ ત્યાં જાઓ પહાડ પાણી કરો और मिक्स पानी દાદાજી कहते हैं तो ऐसे गुरु के पास जाओगे ये नई दुनिया है। पहाड़ को पानी कर देंगे उनको कौन हम तो पार करने नहीं आए हैं नहीं, हम आप- दक्षिणा अच्छा। करने आए हैं आप दर्शन करने आए हैं भी नहीं है सब बात नहीं है हम तो ज्ञान लेने आए हैं आपसे હું તો જ્ઞાન લેવા માટે આવ્યો છું આપની પાસે કે છે અમદાવાદનું તારીખ કઈ છે વાત हाँ से लाए तुम ऐसा पूछता है मोक्ष इधर से मिला इधर से मिलने का है दूसरी जगह पर मोक्ष इधर से मिलना का है दूसरी जगह ही नहीं है मिलने वाले हाँ। મન ના જોવાનું જ નહીં મન તો હે જ્ઞેય છે किसकी करूं कहते वो बोलता है जो मरने वाला नहीं है इसकी करो जो मरने वाला इसकी उपासना करके क्या फिर मर जाने का जो मरने वाला नहीं है इसकी उपासना करो कहा मिलेगा ये मरने वाला नहीं आपके साथ कौन बोलता है आपके साथ कौन बोलता है आपके साथ कौन बोलता है आपके मेरे साथ तो भगवान स्वरूप बोलता है अंदर से अंदर से स्वरूप भगवान स्वरूप बोलता है भगवान स्वरूप बोलता है भगवान क्या बोल तो ओरिजिनल टेप रेडियो टेप बोलती है original tape record original tape record ये टैप रेकर्ड ओरिजिनल नहीं है ये ओरिजिनल ये पूछे ये आत्मा है परमात्मा कहते हैं ये उसके रेज हैं या खुद है अगर खुद है तो कितने किरण किरण है ये बोलता है ने हाँ इसका मालिक नहीं है कोई तो मालकी वगैरह मतलब की पीठ है और मालकी वाली पीठ पॉइजन होती पॉइजनस होती है पॉइजनस होती है हमने बोला देखो बोलने वाला आया संदास जाने की शक्ति नहीं ना ये हमने बोले रहे ऐसी वाणी नहीं चलेगा जो वाणी का मालिक नहीं है ऐसी वाणी हाँ इधर पॉइजन तो नहीं होता है ठीक है और मेरी मेरी स्पीच वह पॉइजन होता है આત્મજ્ઞાની એમ બોલે હું બોલ્યો એ જ એ જ ખોટું છે તો આત્મજ્ઞાની નથી શું કહ્યું? શું કહે છે संसार में जीव है कोई है इसमें भगवान रहता है શું કહે अगर છે? भगवान रहता है तो कितने भगवान हैं तो लेकिन भगवान तो एक्चुअली एक है क्या है આ જે જીવો છે જે મનુષ્યો છે એમની અંદર ભગવાન રહે છે તો ભગવાન એક છે કે આટલા બધા છે कि उसकी ये क्रेज है क्या है वो वो गोल्ड है गोल्ड जी वो एक है कि जुदा जुदा है गोल्ड एक ही है है वन एक एक है એક જ છે हाँ मगर सबके पास वो लकड़ी रहती है ना, लकड़ी सोने की हाँ हाँ तो इसकी वो बोलता है कि मेरी है नहीं बोल सकता और लकड़ी बहुत है लकड़ी बहुत है ठीक है और सब बेगा कर दे दे तो वो सोना हो जाता है सोना बन जाता वो एक भी है है अनेक और अनंत भी है कायनात को चलाने वाला जनरली कोई न कोई ऑर्डर होगा बाय रियल व्यू पॉइंट एक है बाय रिलेटिव व्यू पॉइंट अनेक है लेकिन इस संसार को चलाने वाला एक ही होगा ना क्या है जो वो क्या है હવે આપની તો કરુણા એવી છે કે જેને પણ આવે તેને કે જ્ઞાનમાં એને લાભ મળી જાય છે પણ જ્ઞાનમાં બેસતી વખતે ઘણું એવું બને છે કે જ્ઞાન શું છે એ વસ્તુ એક ખ્યાલ હોતો નથી અને બીજું એ છે કે હવે મને શું મળવાનું છે તેનો જે એક જાતનો ઉલ્લાસ હોવો જોઈએ તે ઉલ્લાસ પણ તે વખતે ઘણામાં હોતો નથી જાણતો નથી અને પછી દાદા જે જ્ઞાન જે આપે છે એ કઈ જાતનું બધું જે છે અને એમાં એને કેટલો ઉપયોગ રાખવો જોઈએ તે વખતે એ એક વસ્તુ અને પછી આજ્ઞાઓ જે સમજાવે છે તે આજ્ઞાઓ સમજાવતી વખતે કેટલી એને એ રાખવી જોઈએ હવે આ બધી વસ્તુ માટે દાદા પાસે જ્ઞાનમાં બેસે તે પહેલા તો લગભગ એક દિવસ અગાઉ નક્કી જો નામો થઈ ગયેલા હોય કે આટલા જ માણસોને જ્ઞાનમાં બેસવાનું છે અને પછી એટલા માણસોને કોઈ પણ સાધારણ રીતે આવો ખ્યાલ આપે એક કલાક સુધી કે આવું આવું છે અને પછી દાદા જ્ઞાન પૂરું આપી દે ત્યાર પછી બીજે દિવસે પણ અડધો પોણો કલાક જો આવો ખ્યાલ આપે તો કંઈક પેલું કંઈક પરિણામ આવે બાકી નહીં તો પછી ઘણી વખત એવું થઈ જાય છે કે વર્ષ પછી આવે ને ક્યાંક મેં જ્ઞાન લીધેલું છે અને પ્રશ્ન એવો પૂછે કે જાણે હજુ કઈ દાદાનું વાત કઈ બેઠી નથી એ તો એવું છે હજુ જાણતા જ નથી વાતને જ્ઞાન લીધેલું હોય ને તે એના અંતરાય બહુ તૂટી ગયા એના અંતરાય તૂટી ગયા બહુ બહુ તૂટી ગયા અંતરાય તૂટી ગયા પામવાનો જયારે ત્યારે પામવાનો એટલે આપણે પૂર્તિ આપીએ એ તો બરોબર છે દાદા આપવાનું અને બીજું એને શાંતિ રહેશે અંતરાય તૂટી ગયા બરોબર હા શક્તિ કરી અને પાપ તો ધોવાય છે પાપ એ જે બોલે તો પાપ ધોવાય હા ચાલો થઈ જાય ને પછી જ્ઞાન તો હે પછી બાર મહિના પછી ઊંધું બુદ્ધ થશે ત્યાર પછી આપણે હમઝર ફરી બાજુ ચાલે પાટે થઈ જાય કેટલાક ને એમ લાગે પડી જાય કેટલાક ને પછી પાર સમજણ પડે જ નહીં ને આ વાત કારણ મનનો મનની મનની હેબિટ જાય ને મનની હેબિટ જાય અને અક્રમ જોયેલું નહીં કોઈ દાવે સાંભળેલું નહીં હા તો આપણી પાસે બેસ બેસ કરે એટલે શું થાય બધું બેસ બેસ કરે તારે નિરંતર સમાધિ રહેવું જ્ઞાન છે પણ એટલું સમજી લેતા ને નિરંતર એક ક્ષણ પર અસમાધિ થાય નહીં એ સમજી લેવાની જરૂર આ શું છે આ શું છે આ શું છે પોતાની મેરે અહેમદ જાય તો માર પડે જોઈએ નીકળીએ જાય વાડે તો શું બે હા બે ત્રણ બીજું તમારે એ જાગૃતિ તો રહેવી જોઈએ ને કે એ છે તે બીજા પેલો બીજી ભાડે ચડી ગયો તો પાછો એનું પરિણામ ઉત્પન્ન શિવાભાઈ કે છે કે પણ સહેજે જાગૃતિ તો જોઈએ ને સહેજે જાગૃતિ તો જોઈએ ને કે છે જાગૃતિ તો ઉત્પન્ન થાય ને આપણે ભસ્મીભૂત કરીએ જાગૃતિ ઉત્પન્ન થાય ને ખબર નથી હું શું કમાયો શું લેવા ખબર નથી હું પહેણવા ગયો છું કે મમાન તો ગયો છે ખબર નથી પણ દાદા લગ્ન કરવા માટે જઈએ છો તો પીઠી ચોરવી પડે છે ને હારા કપડા પહેરવા પડે છે તો લગ્ન છે ને તો લગ્ન કરતા એવું ભાવ ભાવપૂર્વક આવેલો કોકો હોય ને એ તો બધા ભાવપૂર્વક આવી રહ્યા જ્ઞાન લેવા આવ્યો હોય તે તો કોકો છે ને ભાવપૂર્વક તો ચેડે રહ્યો પણ નહીં ના આવે તર આખો દાડો નાયો તો હવાર પણ અત્યારે જ્ઞાન લેવાનું નાયો કે ના ચાલે જ્ઞાન પછી ગયું શું એમ જ્ઞાન આ જ્ઞાન સંદાસ ને લેવા દેવા નથી લેવા દેવા જ નથી છતાં પહેલેથી આ કુટેવ ખરી ને કુટેવ બધી છૂટે ઘણા માણસ પામી ગયા ઘણા માણસ પામી ગયા બહુ સુંદર પામે અધ્યાત્મ વિજ્ઞાન કેટલું સુંદર અધ્યાત્મ પૂછે છે પરસોત્તમભાઈ પૂછે છે કે છે કે ઘણા મહાત્મા થઈ ગયા એમાં કેટલાક એમ કે અવસાન જેમનું થયું તો એ બધાની ગતિ શું થઈ હશે તો કે છે અમને ખબર પડે ને કે છે મેં કહું જય કોઈનું ખરાબ બોલતો ના હોય વિચારતો રહે ગતિ કેવી થાય એની ગતિની વાત જ ના પૂછે ને આવી જ ગતિ હારી છે મરી ગયો નથી તો ગતિ હારી હા કોઈનું ખરાબ વિચારે નહીં કોઈના તરફ ખરાબ ભાવ ના રાખે એ બધું શું થયું કેવાય આપણે એવું છે કે આપણે એમ ક્ષેત્રમાં જન્મ લેવો છે તો મળી શકે ખરો મહાવીર ક્ષેત્ર ની અંદર જો જન્મ લેવો છે તો એ મળી શકે ખરો આ ના મળે બધા ફોર્થ વાળા સિંહો બેહારે ને પાસ થાય તેને ને વાળા સિંહો પાસ થાય એવી રીતે અહીંના લાયક એનો લાયક નો જીવ અહીં થઈ ગયો એટલે અહીંથી ખેંચી જાય અને અહીંના લાયક નો તો જીવ થયો એ અહીં ખેંચી આવે લાયકાત જોઈએ એટલે દાદા કે તે પ્રમાણે અમારી વારે વાર તમારી વારે વારે તમને <laughs> જીવન આ માં કોઈ એવો જન્મ નહીં ચિંતા વગર નહીં ફક્ત તીર્થંકરો અને કેવડી કેવડી ને ચિંતા થતી ચિંતન એકલા નથી એવું જીવન જીવો છો રાતી આ મોટી અજાયબી કઈ મોટી અજાયબી ચિંતા થાય તમને ચિંતા થાય છે પાછું કાઢી નાખીએ છીએ ચિંતા થાય છે પણ કાઢી નાખીએ છીએ પછી કોણ એ કાઢે છે પણ એ અંદરથી જ આમ નાનથી ચિંતા કરવાની નહીં પછી શા માટે થાય છે એટલે એ જ્ઞાન થી જ એવું થાય છે કે ચિંતા કરવી ના જોઈએ કેમ થાય છે ચિંતા ના એ ચિંતા ના એ સફોકેશન ચિંતા તો લોહી બારે ચિંતા થાય ને આ વિજ્ઞાન જ એવું છે ચિંતા થાય સફોકેશન કહેવાય ચિંતા એટલે લોહી બળે લોહી બળે બળ્યા જ કરે નિરંતર નિરંતર અંતરદાહ બળતો હોય અંતરદાહ બળ્યા જ કરતો એ ચિંતા ને મારી જોડે બેસનારા બધા છોકરાઓ બહુ બધા થાય તે પાઇન ટુ પાઇન અને તમને આ બધું ઘણું બધું પહોંચી ગયું રોજ આવનાર પહોંચી ગયું છે વાત હા હાજરી મહિના બે દાડા હોય તેને ના પહોંચે હાજરી વાત તો એની કઈ વાત નીકળ્યા જ કરે ને કેવું મોટું આ વિજ્ઞાન કર્મ ના આત્મ ધ્યાન રહું દે આત્મ ધ્યાન રહું એટલે ધર્મ ધ્યાન થી બંધાય પણ શુક્લ ધ્યાન ના હોય તો શુક્લ ધ્યાન ના હોય હા તો ધર્મ ધ્યાન થી શુભ કર્મ બંધાય ધ્યાન હોય તો ધર્મ ધ્યાન થી ના બંધાય ધર્મ ધ્યાન થી ના બંધાય શુક્લ ધ્યાન ના હોય ધર્મ ધ્યાન થી પુણ્ય બંધ પુણ્ય બંધાયા કરે શુભ કર્મ કરે જબરજસ્ત પુણ્ય બંધાય હા અને શુક્લ ધ્યાન જો હોય તો ધર્મ ધ્યાન થી પછી પુણ્ય ના બંધાય આત્મ ધ્યાન ધ્યાન ના થાય એનું નામ ધર્મ ધ્યાન એનું નામ ધર્મ આખું જગત બે ધ્યાનમાં જ છે અમે જરાક કહ્યું કે આપણામાં અક્કલ નથી કે તત્ અક્કલ ના કોળખા વિચાર ધ્યાન મળે ધ્યાન મળે બે હજાર કઈ ઘડિયાળ પડી ગયું જી એના મળ્યા પર આનંદ જતો રહ્યો એટલે આપડે શું કરીએ આપડે શું જાણીએ ત્યાર તો ધ્યાનમાં છે ત્યાર તો ધ્યાનમાં છે ધ્યાનમાં છે દિવેલ ચોપડી ફરે તે યાર તો ધ્યાન શહેરમાં લોકો દિવેલ ચોપડી ફર્યા કરે મળ્યા પર પહેલા દિવેલ તો પેલા દિવેલ છોકરા પર દિવેલ તો દિવેલ છે હાફ ગળા લેહડા રહી ગયા હા તો આપડા ગામ ગામ નો જંગલ સાફ થઈ ગયું આપડે જંગલ માં ગયા લાકડા નથી હમણાં ગામડાઓમાં શું થાય પડ્યા હોય આજુબાજુ હા સમજદાર પુરુષ છે કઈ દઉં બધા દેવો કરીને એક દિવસ નક્કી કરો ત્યારે હોળી કરો હોળી કરો એ હોળી નિમિત્ત શા માટે કર્યું કે શિયાળો આખો તો ભોગવેલો હોય ને શિયાળો એને એવું પહેરવાનું મળતું નથી અને તાપવાનું મળતું નથી તો આ હોળી ને તાપે ને ઘણી ખરી શરદી ઓછી થઈ જાય અને આ ઝાંખરો છે તે બાળવાનો લાકડા બાકડા બાળવાનું જયરા જફરા પડ્યા હોય કોટા બાટા ના વાળી મેળવાનું પેલા લોકો ચારે બનાવી શરદી હોય ને નીકળી જાય એની પ્રદક્ષિણા ફરે છે તે ઓળી રહી ઉભી લાકડા લોકોના બાળક લોકોના એક વર્ષ નું છોકરું નાગું ફરે વીસ વર્ષ નો છોકરો નાગો ના ફરે તમે તમે વ્યક્તિગત રીતે કોક રજા પાડવી જોઈએ પણ પ્રમુખ તરીકે તમારે ના કહેવાય કે રજા પાડો એમ મેં કહું દાદા નું વાક્ય ત્યાં આગળ પેલા ને ફિટ થઈ ગયું દોઢ વર્ષ નું છોકરું નાખું ફરે ઇન્ડિવિડ્યુઅલ એના લીધે અમારી બધાની લોકો હાસી પાત્ર બન્યા અમે કે નાના છોકરાની પીપરમીટ જેવી આ તો વાત કરી જવાબદાર માણસો અને આવું એક આવું થયું એમાં હડતા પેલી રજા પર પડી જાય એનો શું ગવર્મેન્ટ માણસો એવું કઈ સબળ કારણ હોય કે કઈક એવું હોય તો જુદી વસ્તુ છે આ તો અસવા છે એ વાત અને હોળી દિવાળી છે ને મૂળ વાતની સિઝન પડી મૂળ પછી એનો છોકરો એનો બાપો નામથી કરે બધા કઈ ખર્ચે અને ત્યાગ ભાવના ઉત્પન્ન થાય પણ સીધી રીતે કહ્યું નહીં કરતા તમે કઈ કોઈ કરો કઈ મુશ્કેલી મુશ્કેલી છે એટલે દાદા આવ્યા છો મુશ્કેલી છે એટલે જ આવ્યા છીએ કઈ બી મોત કરી અહીંયા ભટક માણસ માંથી જાનવર માં જાય જાનવર માંથી માણસ માં આવે ગધેડામાં કૂતરામાં દેહ માં જાય ત્યાં ભટક ભટક કરવાની ગમતું હોય ત્યાં સુધી આમાં અહીં આવવાની જરૂર નહીં અહીં તો પોતાનું પરમાનન્ટ સુખમાં રહેવું હોય મોક્ષ સુખમાં જ્યાં રામચંદ્રજી કૃષ્ણ ભગવાન પામ્યા એ સ્થિતિમાં એને અહીંયા ગયા એ બધી ઈચ્છાઓ નહી ને ઈચ્છા તો ખરી જ ને મોક્ષ માટે કોની ઈચ્છા ના હોય ઈચ્છા તો પૈસા પથારી કરી ઊંઘ ના આવે બરોબર એમની જવાબદારી તમે લઈ લીધેલી બધા અમારી દરેક ની લેવાય ને દાદા દરેક ની લેવાય ને દરેક ની લેવાય ને કાલે પધરામણી કરી દે એમને તો હા હોય કોઈ કે ઉપર છે આકાશ માં કોઈ હોય કોઈ નથી બધે થઈ આવ્યો આકાશ માં આકાશ છે બધું કોઈ બાપો રહેતો લોકો ઉપર છે ઉપર God is in every creature whether visible or invisible શું સમજ્યા તમે ભગવાન જો તમે જુઓ તો ભગવાન ને જ્યાં તમે જુઓ ત્યાં આગળ છે આપડે જ્યાં જોઈએ ત્યાં ભગવાન છે ના જુઓ છે જીવ ની અંદર જીવ માત્ર આ જીવ દેખાય છે એની અંદર જીવાત્મામાં દેખાય છે એમાં ભગવાન દેખાય બાકી બીજે બહાર કોઈ જગ્યાએ નથી કારણ કે કોરિયા સિવાય રહી છે કે નહીં કોઈ પ્રકાશમય ભય નથી God is in every creator whether વિધિ ગોડવારે મુજબ ગોડ મારી વચ્ચે ના દેખાય એવા છે જેટલા બધા જીવો છે દુર્ગંધથી ના દેખાય એને ભગવાન મસ્ત આખા બ્રહ્માંડ બધું ભરેલું છે જીવોથી સુંદર ભગવાન રહેલા એમના ભગવાન દેખાય છે દેખાય તને દેવી દેખાય એમને તમને એવું દેખાય એવું કઈ એવું ભગવાન દેખાય છે મેળા આ ભગવાન નું એડ્રેસ આપ્યું જેટલું ગાય ગવાય એટલું ગાજો જે કામ હરી કરાવજો એટલી સાત દસી ના રાખજો આપણું કામ કરાવવાનું જોઈએ તો ભગવાન નું ઓળખાણ કરાવે દેખાડે અમને આપડે ચા પીતા હોય ને તો કોણ પડ્યું હતું ઉઠાવીને ત્યાં થઈ જાય ચાર વાગે એને શું છોડીઓ ભણવાની છે પણ એ ચાર વાગે ઉઠીને પેલી ખોંડ બોંડ બધું લઈ જાય છે પડી બધું પછી હા દરમાં આટલું બધું ભેગું કરે હા પછી બે ઉંદરા બે હજાર ખાઈ જાય એવું આ ચાલ્યા કરે ભેગું હોય તો ભેગું થયું વાપરી વાપરી નાખવાનું શું કરવાનું વાપરી નાખવાનું હા ગમે તે સારા છે બરાબર મા બાપના સુખ માટે આપવાનું બીજા ના માટે આપવાનું એ બધું નિવેડો લાવવાનું હા નિવેડો લાવવાનું જોડ આવે ને આવે જોડ કોઈ નહીં જોડે જાતે વાપરવું છે એટલે ખર્ચ બર્ચ રાખો છો નહીં રાખતા રાખે છે તો વધ્યા કરે ને હા નવા મકાન બધા માટે લાગે જગ્યા થઈ ગયા પૈસા પૈસા પૈસા અમારે પણ કહીશું રવા જ ના દેજો જે શક્તિ લઈ લેજો પડાવી લીધું વેપાર કે નહીં ખરું વેપાર તમે એવું પેલા વેપાર કરતા હતા અધ્યાત્મ હોય નહીં અધ્યાત્મ હોય નહીં અધ્યાત્મ કોઈ ચીજ દિવાળીમાં ના હોય ને અધ્યાત્મ અધ્યાત્મતા આત્મકર્મ થવું તે આ બધું ધર્મ ને અધર્મ કેવાય ધર્મ કરે અધર્મ કરે હોળીનું કઈ લેવા દેવા નહીં વૈજ્ઞાનિક રીતે જગતના લોકોના ફાયદો થાય એટલા માટે વૈજ્ઞાનિક રીતે કરીએ લાભ રહ્યો નથી બધા મગજમાંથી થઈ ગઈ નીકળી જાય બીજી કોઈ ખાસ એમાં નથી ચોખટ કરવાનું થઈ જાય શિયાળામાં ઝાડવા ચોખા બધા પડ્યા હોય એટલે બધા ભેગા કરીને નાખી દેવાના લાકડા બાળવાની ભેગા ના હોય લાકડા બનાવે આ લોકો બોર્ડ હોવું નાખે બોર્ડ અધ્યાત્મ લેવા દેવા ના અધ્યાત્મ લેવા દેવા કોઈ ચીજ નથી આ બધા પત્તો છે કોઈ અધ્યાત્મ લેવા દેવા નહીં જન્માષ્ટમી અત્યાર સુધી જન્મ ભગવાન નો જન્મ થાય છે એવું અધ્યાત્મ હોય ને અધ્યાત્મ એટલે અજન્માની વાત હોય અજન્માની આ બધું ધર્મ કેવાય ધર્મ ભગવાન નામ દે ને તે બધું ધર્મ બંધાય તેના કોને બંધાય ધર્મ જ કરે છે ને અધ્યાત્મ તો ક્યાં કરે કાકા પૂછે છે જ્ઞાની મળ્યા પછી પાછલા ધર્મો બધા છોડી દેવાના કે એમાં રચ્યા પચ્યા રહેવાનું પાછલા ધર્મો જે હોય પાછલા જે લૌકિક ધર્મો જે પેલા કરતા હોય પાછલા જે ધર્મો હોય એ છોડી દેવાના કે એમાં રચ્યા પચ્યા રહેવાનું પેલા જે કરતા હોય જ્ઞાન લેતા પેલા જે પાછલા જે કરતા હોય મહાવીર ના હોય કૃષ્ણ ના હોય કે સ્વામિનારાયણ ના હોય કે શ્રીમદ ના હોય કે જે ના હોય